બધા ભગવાન એ માલિક નથી માલિક આના છે અમારો તમારો આત્મા કબૂલ કરે તો જ સાચું માનજું આ આત્મા કબૂલ કરે એ વાત ત્યાં અને બહાર આત્મા કબૂલ કરે આત્મા હોતો જ નથી કબૂલ ચીજ કરે બહાર આત્મા જ હોતો નથી અમારો કારણ કે આવરણ વાળો આત્મા શી રીતે કબૂલ કરે એને મન કબૂલ કરે બહાર કોણ કબૂલ કરે મનથી વાત કરે એટલે ખૂબ ખુશમાં આવી જાય પણ મસ્તી અને આ નિરાશ થાય આનંદ આ આનંદ ઉત્પન્ન થાય છે મસ્તી ઉત્પન્ન થાય શું થાય અહીં આનંદ આત્મા કોઈ કઈ હાજરી આપી શકે નહીં મન જ હાજરી થશે અહીંયા આત્મા હાજરી આપે સી રીતે આત્મા આવરણ થયું જ છે છતાંય જ્ઞાનીની વાણી આવરણ ભેદે હોવાથી આવરણ ભેદે હોવાથી ભેદ આવરણ સ્થિતિને આત્માને પહોંચાડે અને આત્મા સત્તા સમજાય છે ને હવે સંયમી થાય ત્યારથી મોક્ષ થવાનું છે સંયમીને સુકો ભાગ તમને સંયમી પદ આપી દઈ બક્ષીશ પણ તમે ડખો કર્યા વગર રહેવાય નહીં કસાય અક્કલા નહીં અક્કલવાળા અમારી આજ્ઞા જો રહેશો ડકો નહીં થાય પેલી ચેતી દઉં સમજી ગયો અક્કલવાળો દાપણ કરે પછી શું કરે દાખલ કરે પોતાનું હા ભગવાનના વખત મહાવીરના વખતમાં આવું બહુ દાપણ કરતા લોકો ભગવાને પછી શું કરવું એટલી ઓવરવાઇઝ ના થશે ઓવરવાઇઝ નહીં રહું વાઇઝ રહો નથી રહ્યો ઓવરવાઇઝ થાય ના થાય ગુજરાતી શું કહે દોઢ આવ્યો દોઢ આવ્યો ખોટું ખરાબ લાગે ને અને ઓવરવાઇઝ ના થાય પોતાની મર્યાદામાં રહેવું પોતાની મર્યાદામાં રહેવું વાત સમજ છે આ દાદા ભગવાન ચૌદ દિવસનો નાશ પ્રગટ કર્યો છે દાદા ભગવાનને તું ઓળખે રીતે શું કે ભગવાન ભગવાન તો બહુ જાતના ભગવાન પણ આઉટ ઓફ ડેટ થયેલા છે તાજા છે પ્રત્યક્ષ છે પરોક્ષ છે પરોક્ષ એટલે આઉટ ઓફ ડેટ આ દવાઓ આઉટ ઓફ ડેટની હોય છે ને આ દવાઓ શું હોય છે એક્સપાયર થઈ ગયું હોય હા હા એ ફળ ના થોડુંક આપો પ્રત્યક્ષ તારા ભગવાન નામ દેતો કલ્યાણ સંસ્થાના રૂપિયા કેશ છે હાજર છે આખા બ્રહ્માંડમાં આખા આપણા હસ્તક્ષેત્રમાં હાજર છે બીજી જગ્યાએ તીર્થંકરો છે જ ત્યાં ત્યાં જરૂર નથી અહીં તીર્થંકર નથી ત્યાં હાજર છે અને તેને અમે નમસ્કાર કરીએ કારણ કે અમારે ત્રણસો છપ્પન ડિગ્રી છે અમે ત્રણસો સાઠ ડિગ્રી તમારે ત્યારે કઈ ખુરશી કરીએ કે ના કરીએ અમારા દેશ ના હોય ચાર ડિગ્રી ના હોય તે કોઈને નુકસાન કરે એવા ના હોય કેવું જ્ઞાનને અટકાવનારા કેવા હોય કેવું જ્ઞાનને કેવું જ્ઞાન ના થવા એવા દોષ હોય તમારો દોષ ખરા ને ગણાય ગણાય છે ધર્મ કાઢું થોડાક લાવો આજે એટલા માટે આવે છે કે દોષ કાઢવાની ચાવી આપો એમ ચાવી લેવા આવે છે દોષ કાઢવાની લોકોના દોષ વધારે દેખાય છે તમારા દોષ તમને વધારે દેખાય પોતાનો દોષ જોવાનો લોકોને ત્યારે દેખાડો હવે બંધ કરે હું લોકોને જોવાનું આપણે જોવા કેટલા દેખાય છે રોજ કેટલા દેખાય છે ગણ્યા ગણ્યા નહીં વિના વિના નહીં હા દેખાય છે કેટલા કેટલા છે નહીં કેટલા દેખાય છે આત્માનું ભાન ના હોય દોષ જ છે ને અમે પંદર વીસ પચીસ એમ પોતાના દોષ દેખાય ત્યારે છુટકારો થાય તમારા દોષો થી બંધાયેલા છે તમારા દોષો ઉપરી કોઈ ઉપરી છે નહીં તમારે ખરા તમારે ઉપરી નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે તમારું સ્વરૂપ એ ભગવાન છે પાકો નથી તમારા દોષોથી બંધેલા છે ક્યારે બંધેલા છે દોષોથી બ્લન્ડર્સ અને મિસ્ટેક બ્લન્ડર્સ બ્લન્ડર અમારે તોડી આવવા પડે મિસ્ટેક તમારે કરવાની ચહેરો આ બધું આવરણ પણ તોડી નાખવું પડે આ મિસ્ટેક ને બ્લન્ડરમાં શું થયું દેવાજી વકીલ થઈ મિસ્ટેક ને બ્લન્ડરમાં શું તે વકીલ હું ભણવાનું થયું પિન્નલ કોડમાં લોકો આવું આવ્યું નથી કોમન વસ્તુ જે સહેજે આપણને ભૂલ સમજણ પડે બીજાને સમજણ પડે એ બધી મિસ્ટેક કહેવાય બીજાને સમજણ પડે સવારે બીજા સુધી મિસ્ટેક કાઢી આપે લંડર્સ ના કાઢે લંડર્સ દેખી શકે નહીં લંડર્સ અમને દેખાય બ્લન્ડર શીખવાડ્યું કોઈ કે હું કપિલ વિશે મોટા મોટું બ્લન્ડર હવે બીજો છે તે સી રીતે તમારું આ પુસ્તક કાઢે એ નામ તમે નામધારી હું આ બાયનો ધણી છું બીજું બ્લન્ડર હું વકીલ છું ત્રીજો બ્લન્ડર હું આનો મામા છું અને કાકો છું કેટલા બ્લન્ડર છે હું કાળો છું હું ગોરો છું ઊંચો છું નીચો છું હું અક્કલવાળો છું મૂર્ખ છું કેટલા બધા બ્લન્ડર છે આ બ્લન્ડર કોઈ કાઢે નહીં કારણ કે એનામાં એ ભલે એનામાં મિસ્ટેક હોય દેખાડે કે તે કેમાં ઢોળી દીધું કેમ પોડી જાય ને એટલે ભંડેર બધા મારે કાઢી આવો પડે કઢાવવા છે ને તમારે એટલે સારું આવ્યા છો ઊંધી રીતે કરવા દઈશ ફળ ઊંધું આવે સંભવ નથી થતું સંભાવે નિકાલ નથી થતો સંભાવે નિકાલ નથી થતો એમ ના પેલો પેલા ભાવથી નિકાલ કરવા આખી અનંત અવતાર બગડશે અને એન્ડ જ નહીં આવે મોનો એન્ડ આવે તને હું તો તાત્કાલિક ઉપાય કરો પેલો માર વ્યવહારની વ્યવહારમાં પણ સત્ય નથી એ નિત્ય વ્યવહારમાં સત્ય હોય પાલા કોઈ પાલો ફરી નાખ્યો ચાલો ફરી ભૂલ નથી ચાલો ફરી નાખવા જોઈએ એટલે બીજા લોકો કે ગાગવાડા બધા જ વ્યવહારની ભૂલ છે ત્યારે ભૂલ માને નહીં આપણે તો મને નાખવા જોઈએ દેખી દેખી અને આ ભૂલ ના માને તો આ સંસાર હોસ્પિટલ આ હોસ્પિટલ બહાર નીકળ્યો તો તો નિરોગી સંસાર રોગ થયેલો છે તમને થઈ ગયેલો થયેલો છે chronic chronic chronic chronic chronic અનાદિકાલથી બસ કે લેજો આ તેસળ એટલી કે આપણે જો આ એમ એમ ખેબરાકુ હોય કોઈ હટકા બુદ્ધિ ચાલે કે બેચકે છુપેશ બહુ અકળતી રખાય કે ઓકે આવડે બીજી બાર વાત હતી ગઈ બીજી બેધી વાત તો વાત છે અહીં હાથ કરી તો ડિસ્મિશ કરી દીધી કે ના કે તો ધમકી આપે કરવી સીધો રહ્યા સીધો નહીં તો ઓછું થશે જે પ્રાપ્તિમાંથી ઓછું થઈ છે એ ચેતવણી આ મૂળ બુદ્ધિશાળી રખેલી ધંધો પંદર છોડી બેઠા છે એના સારું સત્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે સનાતન એ માટે બેઠી અને પછી પછી બુદ્ધિ એમ કોટ છોડાવે બુદ્ધિ તો કોર્ટમાં વાપરવાની બુદ્ધિ અહીં વાપરું આ કોર્ટ છે આ કોર્ટ છે અને અમારે બુદ્ધિ હોય નહીં જો બુદ્ધિવાળો હોઉં તો તો બુદ્ધિ આપણે વાત જુદી છે બુદ્ધિવાળા વિકલ્પી હોય કેવા હોય વિકલ્પી બુદ્ધિ વગરના નિર્વિકલ્પી હોય અત્યારે કોઈ વર્ષ માર્ક માં કે છે હું નિર્વિકલ્પ છું આપણે કઈ સાહેબ બુદ્ધિ ખરી કે બહુ જબરદસ્ત આપણે સમજી ગયું જો ચા બા પીઓ સમજી ગયા વાત વાત અમે સમજી ગયા કરી ડકો કરવા આવ્યા નથી અમે આ પેલા બુદ્ધિશાળીઓ છે એને કોણ જે બુદ્ધિ વગરના જ્ઞાની છે તેને હા હા બુદ્ધિશાળીઓ ગ્રાસ્પી કરી શકે બધી બુદ્ધિ કઈ નુકસાન કરશે નથી ગ્રાફિક બધું કરી શકે જે બુદ્ધિ ડખો કરે છે ડખો આ જગતમાં પ્રોબ્લેમ જેવી વસ્તુ જ નથી ગરીબ ને પ્રોબ્લેમ નથી અને શ્રીમંત ને પ્રોબ્લેમ નથી પણ હર સમજણ થી ઉભા થયેલા પ્રોબ્લેમ છે એટલે પોતે ઘૂંચે ઘૂંચે દુઃખી થાય છે એ જો સમજાય પ્રોબ્લેમ છૂટી જાય તો કશું છે જ નહીં તો ગરીબનો કોઈ પ્રોબ્લેમ હોતો જ નથી આ પ્રોબ્લેમમાં શ્રીમંતો નથી બધા કોઈ પ્રોબ્લેમ ના હોય પ્રોબ્લેમ તો જેને ખ્યાલ આપેલો ભરપટ મળે છે તે લોકોને પ્રોબ્લેમ છે બધી જરૂરિયાત જરૂરિયાત ભરપટ મળે છે આવશ્યક તે લોકોને પ્રોબ્લેમ હોય મન નવરું પડ્યું નહીં એટલે પ્રોબ્લેમ ઉભા કરે અને આવશ્યકમાં રમ્યા કરતું હોય તો પ્રોબ્લેમ પોતા થાય અથવા મન નવરું પડ્યું એટલે પ્રોબ્લેમ ઉભા કરે એ પ્રોબ્લેમ બંધ થઈ જાય આ વાત સમજવાથી તમને સંતોષ થઈ ગયો ને બેન ક્યાં છે માજી ગીતા ગીતા ખરેખર ગીતા બેન છો માજી એક્સિડન્ટ વાળા ખરેખર ગીતા છે ગીતા બેન નામ છે અમે ભાવિક છે કે છે ભાવિક ભાવિક છે એટલે ગીતા જ છે હા હા પણ ગીતા નામ છે ને તો મારું નામ ગીતા એટલે મારું કહેનાર કોણ પોતે પોતે કોણ છે સેલ્ફ હા પણ રિયલાઇઝ કર્યું સેલ્ફ શું છે નથી એ સમજવા તમારી પાસે આવ્યા એ પટેલ ને એ લોકો આવું સમજવા ભલે ચલે આપણને દબાવ એ સમજવાનું મળે એવું છે પોતે સેલ્ફ રિયલાઇઝ કોણ છે એનો એ બે એ જાણવાનું છે બસ ખરું કે છે એ સમજવા હાલ તો સમજવું ચોક્કસ છે ચોક્કસ કર્યું છે નક્કી કર્યું છે વખત દસ પંદર પૈસાનો ખર્ચો જાય ચલાવશો દસ પંદર પૈસાનો ખર્ચો થઈ જાય શું કરશો ચોક્કસ કરી છે પૈસા ખર્ચા થયો દસ પંદર પૈસા હે એ જાણવા જેવું છે એટલું જો જાણે ને એ જ કૃષ્ણ છે ને એ જ મહાવીર છે વૈષ્ણવ છે ને વૈષ્ણવ છે એ જ કૃષ્ણ ભગવાન છે ને એનું ઓળખાણ થઈ ગયું એટલે થઈ ગયું અને પિતાનું સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ પ્રોબ્લેમ જેવી વસ્તુ હશે એવું છે જ નહીં શોભરાબેન પૂછે છે કે ભક્તિ માર્ગમાં આગળ વધવું છે પણ સાચો રસ્તો ખબર નથી જુદા જુદા દેવ દેવીઓમાં સાચી ચૂંટ પડતી નથી તો માર્ગ કયો લેવો તેના માટે ભક્તિ કરવી છે મનની શાંતિ માટે મનની શાંતિ માટે મનની શાંતિ નથી રહેતી કે મનનું શું બગાડ્યું તમે મનનું બગાડ્યું મનનું મેં નથી બગાડ્યું મને મારું બગાડ્યું છે વિચાર દ્વિધામાં પડાય છે મનનું મેં નથી બગાડ્યું મને મારું બગાડ્યું છે વિચાર દ્વિધામાં પાડે છે મન એટલે શું કે પૂર્વ ભોજન લઈને આવેલું તૈયાર માલ પૂર્વ ભોજ જે આપણો છે આપણો ગયા અવતાર જે હતો તેનો એક્ઝેક્ટ સબસ્ટન્સ રૂપે છે શું છે સબસ્ટન્સ સબસ્ટન્સ એટલે ગયા હતા અત્યારમાં મારી ઉપર હતા જો આપણે શ્રદ્ધા કરી હતી એવા સંજોગો જોયા ને એવી શ્રદ્ધા બેઠી તો રણ જોયું એટલે મનમાં નક્કી કર્યું કે એકાદ રૂમ હોય આવું થઈ ગયું આપણે પત્રો ની હશે એક રૂમ હશે મારે બસ થઈ ગયું ત્યાં નક્કી કર્યું એને તમારી થોડી હોય તો ચાલે બસ આપણે ખર્ચો ખરીકવો જોઈએ બસ આવું નક્કી કર્યું અને પછી અત્યારે અહીંયા આગળ આવ્યા ઓલમા ઓલમા મહેલમાં અહીંયા આગળ પાર વગરનું દરેક વસ્તુ બને જોઈએ એવી વસ્તુ અહીં લોકો મોટવા વાળા જોયા શું થયું લઈને આવ્યો પેલું અને જ્ઞાન આ શું કે મોટપ કરવા રહ્યા અને રૂપ તો એક જ બની જે નક્કી કરીને આવ્યો એ જ બન્યું એટલે આપણે નક્કી કર્યા પ્રમાણે મળે છે અને નવું જ્ઞાન નવું નક્કી કરે છે નવા જ્ઞાનને અને જૂના ને ઘર્ષણ થાય છે પહેલાનું જે સત્તા હતી આજના સત્તામાં જેમાં ઘર્ષણ થાય છે એનું નામ મનની અશાંતિ આખા જગત સાધુ સંદેશ બધાને થાય જૂની શ્રદ્ધા ને આજની શ્રદ્ધા આજે વિજ્ઞાન પ્રાપ્ત થયું છે તેનાથી જે શ્રદ્ધા બેઠી છે અને તેની જૂની શ્રદ્ધા બેઠી છે જૂની શ્રદ્ધા પ્રમાણે વર્તન છે અને આજની શ્રદ્ધા પ્રમાણે વર્તન થતું નથી તેનો આ સંઘર્ષણ છે આ સંઘર્ષણ ચાલ્યા જ કરે છે હવે સંઘર્ષણ અટકે નહીં ત્યાં શું કરવું જ્યાં સુધી મન વધ થાય ત્યાં સુધી આ સંગત અટકે નહીં મન વધ થાય ત્યારે કે જ્ઞાની નો ફોલો થાય જરૂર મન વધ થયેલું છે ત્યારે ફોલો થાય ત્યારે મન વધ થાય એટલે આ સંઘર્ષ ચાલ્યા કરવાનું તારે નથી સંગતના કાળમાં શું કરવું જોઈએ કે જ્ઞાની બધા મળે નહીં જ્ઞાની તો બધા ક્યાંથી ભેગા થાય બીજા લોકો કરવું શું જોઈએ કંઈક તો ઉપાય તો કરવો જોઈએ ત્યારે કે ત્યાં મનને ડાયવર્ટ કરવું જોઈએ શું કરવું જોઈએ મનને ડાયવર્ટ ડાયવર્ટને રોડ આપી દેવો જોઈએ જ્યાં મુશ્કેલી વગર થશે મન ચાલ્યા કરે બે મન એક પેલું જૂનું મન અને આજનું ભાવ મન એ ભાવ મનને રસ્તો આપીએ એના આગળ પછી કકડાટ ના કરે ભાવને રસ્તો આપ્યો તો અપાય એ રસ્તો કેવી રીતે અપાય એ ભાવમન ને ને ભાવ ભાવમન રસ્તો આપણે હવે આ બેન ને આપીશું આપડી આપણે આપીશું ને કે જેની ચિતન ફરે ચીજ ચાલે એટલે પછી ચાલે મારું લોકો ચીજ ચોટતું નથી કારણ લોકો માલ આપે છે માલ એમાં ચોખ્ખું કીધું નથી નાખ્યું પણ પેલા વેજીટેબલ નાખતા તે વેજીટેબલ નહીં નાખતા એવો માલ આપે છે ચોથે બિચારાનું કઈ કઈ જોઈએ થોડું ઘણું ફી જોયું ના જોઈએ ત્યાંથી ચોટતું નથી ઘી વગરની મીઠી યાદ મને ચોટે નથી એ તો આપણે મીઠાઈ વાળી ઘી આપીએ ઘી વાળી ચાલુ આપણે એ જ કરીએ છીએ ને ચોખ્ખી મીઠાઈ વેજીટેબલ ચાલશે હા હા અહીં તો માગવાનું છે પૈસા ક્યાં આપવાનું શ્રીકૃષ્ણ ભગવાન ના સ્વરૂપ માં જે પિતા તુલ્ય હોય એની પાસે જ મગાય ને બીજા પાસે ક્યાંથી મગાય ભગવાન ના સ્વરૂપ માં પિતા તુલ્ય હોય એની પાસે જ મગાય ને બીજા પાસે ક્યાં કેવી રીતે મગાય હા તમારી પાસે જ માગીએ ને અમે હા પણ એ કઈ બધાને ભેગા થયા છે ને પુલસારી લોકો ભેગા થાય જગત તો ત્યાં હાડા ત્યારે બદલતી છે કે બધા ભેગું થાય એટલે બીજા માટે થોડી દવા તો જોઈએ ને બધા માટે દવા તો જોઈએ ને હવે તને મનની શાંતિ થાય એવા દવા નીકળીએ છીએ અને પછી શનિવારે તરફ તો આવી જઈએ તમે આપણું જ્ઞાન લીધેલું હોય અંશ હોય એ છે અમુક જ સોલ્યુશન છે પેલા પણ આપડે આસ્થામાં બધા બહુ સોલ્યુશન હા તો એમાં થોડોક જ પગ ને થોડોક જ પગ ને બીજું આ જે લખ્યું તે હેલ્પ ફૂલ કરે એવું છે બીજું આ આક્રમ હતું વસ્ત્ર વિચાર આપેલું હેલ્પફુલ આવે તે રસ્તા ઘીમાં એકલામાં જ પીરતા આ પીવાનું પાણી તે રીતે કહે છે ઘી એકલામાં ત્યાં લોક લખતા આપી ગયું એટલે ભાવ અમો ઘી નાખેલો અમો ભાવ નાખેલો ક્રિયા બધી કરેલું ભાવ ના આમ નહીં કોઈ જાતની થી દયા ના કરતો હોય કોઈ માણસ અને ભાવથી દયા કર્યો હોય ભગવાન એને એનું કહેવાનું બરાબર ભાવથી દયા કરે એમ કહેવાનું બરાબર ના ઠીક તો દેવ ને કઈ તમને બંને નમસ્કાર આપડે લક્ષ્મા તોડીએ આપડે બધું નટુ કાકા કે છે દેવી ને માનો તો ઉકેલ આવશે ના દેવી દેવી તો એ એ રહી જાય બધા એ રહી જાય આપે બેઠો છો ને એમનો વિકલાલ છે પેલા દેવી ને માનો પછી દેવ ને એને આવશે પ્રશ્ન આ બધું દેવ દેવીઓ બહુ નહીં તમારે જેવું તે એ કરવાનું ના ગમે ને તો એ નહીં કરે તો ચાલશે આપણે બધું આવી ગયું તો સર ને ના કરે તો આપણે બોલાવે એટલું મોડું હા હા શું જુદા બધા ખોટું એ બધાને દેવે જુદા જુદા હોય બધાને હા હતા ખોટું કરી નાખે એને કીધું કરે એ દેવું એને આ જ્ઞાની પુરુષ છે શું છે લોકોને કહેવા હોય તો ચાલે એવું છે પણ મારે ચલાવવું નથી મારે ચાર દીકરી ઓછી છે ભાઈ પ્રગટ થયા છે દાદા ભગવાન છે હું નમસ્કાર કરું દાદા ભગવાન તમે બોલો ને તર ફળ ભલે ભાઈ ઠંડક થઈ ગઈ શાંતિ થઈ ગઈ છે આ કરજો આ પ્રમાણે જોડે કોઈ બોલનારું હોય છોકરા બોકરા બેન બેન તો એ બધાને કઈ તમે બોલો તમે બોલો નહીં બધા બોલે એ બધાને શાંતિ થાય તો this is a cash bank આ કેશ રોકડું પર નહીં બીજું જે કરવું હોય તે કરજો પણ આ કરજો પછી શનિવાર જો હોય તો આ બીજો લાંબો પાંચુર નહીં કે જાણીને પણ પણ એનું પણ કઈ પ્રમાણે એની કઈ હદ તો હોવી જોઈએ ને જાણીને છેતરાવાની હા આવડી ખરાશ થાય તો છેલ્લા વીસ વર્ષથી બજારમાં ગયા નથી વીસ વર્ષથી બજારમાં ગયા નથી દસ રૂપિયાની ચીજ એક રૂપિયા મળે છે એ ઊંધું કહેવામાં દસ રૂપિયાની ચીજ એક રૂપિયામાં મળે છે દસ કે રૂપિયા વીસ હા લઈ જાઓ ભાઈ શું કે છે તમે બધા ગયા નથી વીસ રૂપિયાની ચીજ હોય તો તમે વીસમાં લાવો તો એને બીજો માણસ પાંચ રૂપિયામાં લઈ આવ્યો અત્યારનું વાતાવરણ બજાર એવું છે પેલા તમારા વખતમાં ને મારા વીસ વર્ષ પહેલા આવું નતું રૂપિયા ઓનાનો ફરક પડતો હતો ફરક પડતો હતો અત્યારે તો પહેલા પહેલા આનાનો ફરક પડતો તો તમે કેમ વાંચ્યું એ નામ યાદ નથી મને આપણી ચોપડીમાં વાંચ્યું છે નામ કયું પુસ્તક વાંચ્યું નામ યાદ નથી નામ ભૂલી ગયા ખબર નથી ને પણ લખ્યું છે ખરું ને કે ક્ષેત્રાઓ ત્યાં મોટા મોટા દુનિયા કિમિયો છે મોક્ષે જવાનું બરાબર પણ નટુભાઈ એમ પણ અજવાણ સીધા સીધા છેતરી છે અજવાણે કહ્યું કોઈ છેતરી રહ્યું છે પણ તો સમજીને ચેતરાય તો મોક્ષે જાય સમજીને આપડે જોડે કે બાર બધા રૂપિયા મળે છે હવે એ સમજી શા મળશે ત્રવાનું કે આપણે આ માણસ આવડો મોટા માણસ વેચવા બેઠો છે છેતરાવું તો શું કે લે દે બેલેન્સ ક્ષેત્રવૃત્ત શું દરેક ભાગ બેલેન્સ કરે છે કે તમે દસ રૂપિયાનો માલ મને આપો છો અને એક માલ તમે બીજાને પાંચમાં આપો છો તો મારી પાસે પાંચ વધારે લો છો તે અહીં રોકડા તરીકે પાંચ લો છો અને બીજો સૂક્ષ્મ તમે મન પાછો આપો છો દસનું પેમેન્ટ તો તમે પૂરું જ કરી દો છો સૂક્ષ્મ પેમેન્ટ તો થઈ જ જાય છે એ લોકોને ખ્યાલ નહીં હોવાથી એ પહેલા ખરીદી મેં બહુ કરી રહ્યા લોકો વિશ્વાસ યાર સૂક્ષ્મ એને કઈ ખબર જ નથી ને આ તો રોકવું જોઈએ સૂક્ષ્મ માલ ભેગો કર્યો તો આ પદ મળ્યું છે અમે પોતાનું બધું વેચવા તૈયાર હોય રોકડા મળતા હોય તમે ખબર ના પડી મેં આ વાંચ્યું છે ખરું શું કહ્યું છે કે બધું જાણી જોઈને છેતરાવું સો રૂપિયાનો માલ એ આપણને સો માં છેતરા ભરતો હોય હવે પચાસ પચીસ રૂપિયા વધારે રાખ્યા હોય અને બીજો મારે પોણસમ લાવ્યો હોય એ વાર તો આપણે પેલો કે હું પોણસમ લાવ્યો તો આપણે સમજવું કે આપણે જો જાણી ચેતરાયા હોઈએ તો આપણે પચીસ રૂપિયાનું બીજું એનું સૂક્ષ્મ રૂપ આપણે મળી ગયું મળે એમને બેલેન્સ આ જગત બેલેન્સ એમને થતું જ નથી બધું બેલેન્સ થઈ જ જાય શાંતિમાં એવું આ કુદરત નિયમ છે કરવાથી આ લોકો વાંચતી વાંચે દેખાલા એમને ખોરે છે તેથી માર થઈ કરી મરે છે સમજવા જેવું છે બહુ બહુ ઝીણી ઉડી વાત છે જાતે અનુભવ કરેલો જ નહીં જાતે અનુભવ કરી લીધી બધા ચેતરેલા એક અમારો મિત્ર હતો એવું ધારે મને કે છે પિસ્તાળીસ વર્ષ થયા થોડા દાડા બેચા પચાસ ના થઈશું ડીબી જોવાઈ તો હજુ ચેતરાવન થાય મારે કરોડો વખત છેતરાતો આવ્યો છેતરાવાનું બંધ નહીં થાય છે છેતરાવાનું બંધ થયું નહીં કરોડો વખતથી માટે છેતરાના લોકો છેતરે બધા છેતરાયા કરે છે છેતરાના એવો છેતરાયા કરે છે ચોરે છેતરાયા કરે છે નુકસાન છેતરાયા કરે બધું આખું જગત છેતરાયા કરે છે પણ જો સમજીને છેતરાય તો મોક્ષ તરફ જાય અજવાણ થી ચેતરાય ત્યારે પૂરું ફળ તો મળે થોડે ઘોડા પણ લાભ લીધો શું થયું ભદ્રિકતા વ્યાજ હાથ લીધો ના લેવાય કોઈ નિરાશ જે નહીં એને મારે બંધ ના આવે લોકો રગા કોટાનો રગા હોજીનો કોઠા જેવો એનો માલ લખો આવે કેવું ચોખ્ખો નખો રગા હોજીનો કોઠો જ દોડો ને રગા સોના હોય એનું લખો ડોગલ ચીકણો હોય એનો લખો ચીકણો લુચ્ચો હોય તેનો લખો લુચ્ચો એટલે જેવો પોતે છે એવો એનો નભો કેવા ભલા નહી નહીં એ લખો એમને એવા સંસ્કારો ઉતરેલા એમાં એમનો કઈ બહુ મોટું પાયો થઈ જેવા નથી એમને મનમાં એમ લેવા જેવું નથી હું કઈ એવા સંસ્કાર માં આવી ગયેલા પુણ્ય સારી છે ક્ષેત્રા એવા કોઈ કોઈ ક્ષેત્રે નહીં આ ક્ષેત્ર તો બધા એક્ઝેક્ટ છે બાકી બીજા બધા ક્ષેત્રે નહીં ક્ષેત્ર એવા કોઈ ક્ષેત્રે નહીં જગત નિયમ ની વાત ચાલતું નથી ઘણી વાર છે નિયમ માં ઇઝ ચોકસે ગજેન્દ્ર ચોકસી ગજેન્દ્ર ચોકસી હા ખરેખર ગજેન્દ્ર છો ખબર નહીં તપાસ કરવી ખોળીએ છીએ ફાંફા મારીએ છીએ ખોળીએ છીએ ફાંફા મારીએ છીએ થતી નથી તપાસ કઈ કઈ ફોફો મારી આવેલા બસ આવી ગયા ચોપડીઓમાં ચોપડીઓમાં હા એ ચોપડીઓનું તો નીકળ્યો નથી આવ્યો તો આપણે ક્યાં નીકળ્યો જે થાય તે કરું ચોપડીઓ એક સાધન છે સાધન છે કે કઈ કોઈક અનુભવ પુરુષે કઈ લખ્યું હોય તો એકાદ જરી આવે તો કામ લાગે આપણને તે કઈ આપણને એ નહીં ફળ આપે ને આપણે કામ લાગે હથિયાર છેવટે કયા સ્ટેશને જવું છે કઈ ખબર ટિકિટ કરી રહી ખબર નથી કહું છું કઈ ખબર જ નથી ટિકિટ તો મોક્ષ ની લેવાની એમ કહીએ પણ કઈ ખરેખર મોક્ષ કેવો છે તમે મજા પૂછો ને પાછા કે મોક્ષ બીજી વાત બીજી વાત બહુ અગત્યની બોલાશ બીજી વાત અગત્ય ની કીધી આપને કઈ વાત કે મોક્ષ ની ટિકિટ તો લેવી છે પણ પાછા આપ તમે પૂછો કે કયો મોક્ષ હું ટિકિટ મોક્ષ નથી ડરાવવા માટે નહીં આપણે મને આનંદ થાય કે ભાઈ આ તમે સાચા રાહ ઉપર જવાબ આગો છો એટલે મને આનંદ થાય બીજા મારાથી ના કહેવાય નહીં કારણ સ્વતંત્ર છે બધા દરેક જીવ સ્વતંત્ર છે પણ આ આ રસ્તે મને આનંદ થાય કારણ હું એ માર્ગો રસ્તો વટે માર્ગો છું એટલે તમને એ વટે માર્ગો સારું લાગે તમે કયા માર્ગના વટે માર્ગો છો તમે તમે ભૂમ્યા કે વટે માર્ગો તમે આ માર્ગ ના ભૂમ્યા ને શું કે છે સ્વામિયાન તમને લઈ જાય તમે કોઈક મને લઈ જાવ જોડે તો આપણે જાય નહીં લે એ ખબર રહે હારીએ આપણે જાવી તમે કઈ રીતે હારીએ નથી ચીડ પે બહુ દાડા બહુ બોલ્યા આ લોકોને વડવાડો કરતા દીકા એટલે જીવ થઈ ગઈ બહુ એટલે આપણે એમને સમજણ પડે સનાતન સુખ કાયમ સુખતા કહીએ તો પેલું મોક્ષ સનાતન સુખ કાયમ સુખ તો એ તો ખુશ થઈને બાગર આ મોક્ષ પર સ્થિર થઈ ગઈ બરાબર પછી પૂછો વાતચીત કરો અત્યારે અત્યારના આપણા જે કઈ વ્યવહાર હોય લેણા હોય કેવા હોય લેણા લેણા કે દેણા અત્યારે આપણે કઈ હોય તે આપણે ગયા જન્મના છે એમ કરીને છોડી દઈએ તો એ બરાબર કહેવાય કે શું છોડી દઈએ લેણું લેણું હોય કઈ લેણું હોય વ્યવહારિક લેણું પૈસા કઈના લેવાના હોય કઈ કોઈ પણ કોઈ પણ વ્યવહારિક લેણું હોય તે આપણે આ તો ગયા ભાવનું છે એમ કરીને આપણે છોડી દઈએ તો એ વ્યવહાર બરાબર કહેવાય કે નહીં એ બધા ઘરને પૂછવું ઘરના ના તો હોય તો તમારા ઉપર જ એમ છોડી દઈએ તો પછી છે તમને કંટાળો ના આવતો હોય તો કાગળ લખી નાખો મહિને બે મહિને પહોંચાડો તો સારું મારી આગળ વખત આવ્યો છે કઈ બહાર લોકો તો બહુ મોટા છે પણ હું અંદર કાગળ પર પહોંચાડ સારું કાગળ લખો તમે વાંધો ના હોય તો અને વાંધો છોડી દે તો પછી છોડ્યા પછી હા એ યાદ આવવું ના અને મેં છોડ્યા ક્યાં ના રહ્યો છે ઋણાનુબંધ એની વાત કરે છે તો તમે માગો અને ના આપે એનું ઋણાનુબંધ તમે પાછા માગવામાં આવતો નથી સમજી ગયો એ વાત નથી પૈસા એવું નથી કેતા તો એને સાથેના વ્યવહારમાં આપણને મન થતું હોય પૈસાની વાત નથી કરતા પણ કોઈની સાથે વ્યવહારમાં કોઈનું મન દુઃખ થાય કે કોઈનું બીજું કઈ થાય તો તેમાં આપણે આ ગયા ભાવનું છે ગયા ભરવું આપડે ત્યાં ગાળો ભરવું લઈ તો ગયા ભરવું છે છોડી દેવાનું આપડે નવું ધીરું નહીં નવા પાંચ પીરવા નહીં બે આપી જાય તો ગમતા હોય તો પાંચ પીરવા ના ગમતા હોય બંધ કરી આપડે ગમતા હોય પાંચ પીરવા ના ગમતા બંધ કરી દેવું જમે કરી દેવા તે સમજ પડે ને એટલે ઇન્ટરપ્રેટ દેવાય કરી જાય તમે કહ્યું ને કે વધારે આગળના ધીરવા નહીં જમે કરી લેવા જમે કરી લેવા ધીરવા નહીં બે આપી ગયા એ તું ગમતા હોય તો પછી ધીરવાઈ કરે ગમતી વાત હોય કોઈ કે શું છે તમે તો બહુ સારા સારા કામ કર્યા આવું કે ગમે આપણને તો આપણે એને ધીરવા ભાઈ તમે કઈ ઓછો કરો સારા કામ ઘણા કામ કરે નહીં તો બે ગાળો ભરે એટલે તો કહી અને ગાળો ગમતી હોય તો આપતી પાંચ લોકો આપણને જ પાંચ પાંચ આપી ધીરે ધીરે પાછું લેવાની હોય તો ધીરે ધીરે વાય વાય જોઈ વાય કઈ જોઈ હતી કયા ગામમાં અહીંયા વડોદરામાં જ વડોદરામાં નીચે જઈએ મારીએ કે તું ચોર છે તો એ વાય શું કે ચોર છે અને પછી આપણને ના ગમે કે આ લાયબ્રેરી પણ ચોર થઈ જાય છે એટલે આપણે રાજા છે તો રાજા બનાવે તમારું પ્રોજેક્શન છે બધું આખું જગત ઈશ્વરે હાથ ગાળ્યો નથી ઈશ્વર પ્રકાશ આપે છે જીવ માત્ર ને પ્રોજેક્શન મુક્ત જેવું કરવું એ કરજો કવિકાલ સ્વરૂપ ને આપ્યું છે સત્કર્મ પણ છોડી દેવા જોઈએ કે સત્કર્મ કરવા જોઈએ ને બીજા કર્મ છોડી દેવા જોઈએ નવી પ્રવૃત્તિ કરીએ આપણે કોઈ નવી પ્રવૃત્તિ કરીએ નવા કર્મો કરીએ તો એમાં સત્કર્મો કરવા જોઈએ કે સત્કર્મો છોડી દેવા જોઈએ બધા જ છોડી દેવા કે બધા જ છોડી દેવા જોઈએ બરાબર છોડી દેવા જોઈએ કરવાની પ્રવૃત્તિ કોઈ પ્રવૃત્તિ જ કરવી નહીં એમ સત્કર્મો પણ પ્રવૃત્તિ કરવી નહીં પ્રવૃત્તિ જય પ્રવૃત્તિ કરવાનું તમારા હાથમાં કેટલી છે જે આવે છે આપણા હાથમાં અથવા તો વૃત્તિ થાય કરવાની એમાંથી કેટલીક વાર એમ થાય કે કઈ નહીં કરવું જોઈએ કેટલીક વાર એમ થાય કે સારું કામ તો કરવું જોઈએ ખરાબ કામ છોડી દેવું જોઈએ આપણે હાથમાં જે આવે અને આપણે કરવાની વૃત્તિઓ થાય સત્કર્મો કરવાની વૃત્તિઓ થાય એટલી કરીએ કેટલાક દુષ્કર્મો થઈ જાય છે તો આપણે ઈચ્છીએ કે દુષ્કર્મો ના કરવા અને છતાં થઈ જતા હોય છે તો આપણે નહીં જ કરવા જોઈએ જબરજસ્તી મનને કાબુમાં લાવીને કે સ્વાભાવિક રીતે થતા હોય તો થઈ જવા દેવા આપણે કરવા શું થાય છે જોયા કરો હું તમને જ્ઞાન તમારા આત્મજ્ઞાન જોયું છે ખાસ જરૂર લાગે ને એટલે પછી એની મેરેજ તમને સમજાશે તમારે શું કરવું શું નહીં બરાબર ને અત્યારે બે દાડા માટે હું તમને સમજણ પડું પછી ફેરવું પડે એટલે એમ મેરેજ તમને સમજાય છે કુંડાળું આખું મૂકેલું છે તેની અંદર જીવ અને મોક્ષ તે પાસે પાસે છે જીવ અજીવ પછી બધું આખું કુંડાળું જે મૂકેલું છે એ કુંડાળું ફરીને જયારે આવીએ ત્યારે જીવને મોક્ષ નો ચક્કર મારીને આવવું પડે છે અને આ નહીં તો જીવ ની બરોબર જોડે મોક્ષ છે જોડે મોક્ષ છે એ તો આમ ફરી જોડે જોડે જ અક્રમ હા જોડે પેલો ક્રમ પેલો ક્રમ હા અક્રમ અક્રમ નજીક અને ભૂચો નીકળી જાય કરેલો શાંત ગુચો કાઢી છે તમારે કાઢી છે જાત તો વાત આપણે ખોડતા પડતા આપણે એટલે મારે એમ કે આટલા ચકો ખાધો તો ચકાવો લાગતો બોલવો જોઈએ ને પોસ્ટ વાળા પાછા કાઢે પણ આપણે કઈ પાછા કરે દાદા જ્ઞાની તો બોલાવીને આપી દે જ્ઞાની તો બોલાવીને આપી દે શું કરે તે પોતાને એમના ઘરનો માલ હોય માલ એમના ગરબો આ સાધન ગરબો તો જાતે બહાર છે તે ઉછીના ખોળા નીકળે સો રૂપિયા આપડે ના કહી કહી બધો રૂપિયા ઘરમાં છે કારણ પોતાને ખબર નથી ક્યાં પડ્યા ખબર નથી દાખલા છે ક્યાં એ ખબર નથી એટલે દેખાડીએ ભાઈ આ સામાન બધું બરોબર છે સામાન દેખાડીએ એટલે તમને દેખાડીએ નહીં કે આ રહ્યો બધું પછી પધર ઉભા નહીં થાય કેટલી ઉપર થઈ અત્યારે બીજા જ્ઞાની પુરુષ કોણ છે અત્યારે બીજા જ્ઞાની પુરુષ કોણ છે જે આપણે તપાસ કરવી બુદ્ધિ ના હોય ત્યાં જ્ઞાની હોય જ્યાં બુદ્ધિ છે તો વિકલ્પ હોય અને વિકલ્પ આપણું કામ કાઢે નહીં વિકલ્પ વિકલ્પ ચડાવે ક્યાં ચડાવે વિકલ્પ ના માર્ગે તો વિકલ્પ તો શોધ નિર્વિકલ્પ ના